એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સંદીપ આવ્યો છે એની સાથે એની બહેન મીનાક્ષી છે આવો આવો મારા નાના મોટા ભૂલકાઓ આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ <laughs> વાર્તાનું નામ છે કોનું કોનું જાંબુ કોણે લખી છે ખબર છે અરે ભાઈ રમેશ પારેખની વાર્તા છે હો ધ્યાનથી સાંભળજો ભાઈ કોનું કોનું જાંબુ ચકાને એક ઠળિયો જડ્યો બીજા ઠળિયા તો સાવ ટચુકડા હોય આ તો મોટો કેરીના ગોટલા જેવડો ઠળિયો હતો ભાઈ ચકાને થયું આ વળી શું હશે લાવને માને પૂછું એટલે એ તો દોડ્યો ઘેર ઘરમાં એની મા કામ કરતી હતી તેને તો ઊંચું જોવાની ફુરસદ નહોતી હો ચકાએ માને ઠળિયો બતાવ્યો મામા આ શું છે કામ કરતા કરતા મા બોલી છે કાંક ઠળિયા જેવું જા વાડામાં નાખ જે હશે તે ઉગશે ચકાએ જાંબુનો ઠળિયો નાખ્યો વાડામાં પછી એ તો રમવા ગયો રાતે સૂઈ ગયો સવારે વાડામાં ગયો તો નવાઈ પામી ગયો હો ભાઈ એ તો ઠળિયામાંથી મોટું જાંબુનું ઝાડ ઉગ્યું છે બોલો અને તેની સાત ડાળી ઉગી છે સાતે ડાળે એક એક જાંબુ ઉગ્યું છે જાંબુ મોટા મોટા કેરી જેવા જોતા વેંત મોઢામાં પાણી આવી જાય તેવા હો એ જોઈને ચકો ખુશ ખુશ થઈ ગયો તરત તેણે જાંબુ તોડવા હાથ લાંબો કર્યો પણ જાંબુ સુધી પહોંચ્યો નહીં કૂદકો માર્યો છતાંય જાંબુ હાથમાં આવ્યું નહીં ફરી વાર મોટો કૂદકો માર્યો તોય જરાક છેટું રહી ગયું હો ભાઈ ચકાને તો આમ વારંવાર કૂદકા મારવા છતાંય એકે જાંબુ ચકાના હાથમાં આવ્યું નહીં તેથી તે ખીજાઈ ગયો આ જાંબુડી મારી છે છતાં મને એકે જાંબુ આપતી નથી જાંબુડી સમજે છે શું એના મનમાં આવી જાંબુડીને શું કરવી છે તોડી નાખવું એને તેણે ખીજમાં અને ખીજમાં જાંબુડીનું થડ પકડીને હચ મચાવ્યું તો આખી જાંબુડી ધ્રુજી ગયો જાંબુડી હા કરતા બોલી ઉઠી ચકારે ચકા સાંભળ વાત કહું બોલ રે બોલ કેટલા જાંબુ દઉં ચકારે ચકા બોલ રે બોલ કેટલા જાંબુ દઉં ચકો મૂછે તાલ દેતા બોલ્યો ત્યારે પહેલેથી જ જાંબુ આપી દીધા હોત તો હાચ માચ હાંબુડી સાંભળતું જાંબુડી દિવસ પછી રાત જાંબુ દે સાત જાંબુડી કે ચકા મારી પાસે સાત જ જાંબુ છે લે ભાઈ આ સાતે તારા આમ બોલીને તેણે ટપ ટપ ટપ કરતા સાથે જાંબુ નીચા પાડ્યા ચકાએ પટ પટ પટ પટ કરતા વીણી લીધા અને ઝટપટ ઝટપટ એક જાંબુ મોઢામાં મૂક્યું આહા કેવું મીઠું મધ ચકાને તો ટેસ પડી ગયો ભાઈ એ તો રાજી રાજી થઈને ગાવા લાગ્યો વાહ વાહ રે જાંબુજી એને હું ન આંબુજી જાંબુડી છે લૂચી ઉગી બહુ ઊંચી ઊંચી ઊંચી અંજેડી મેં તો જાજી ઝંઝેડી ઝંઝેડીને સીધા સાત જાંબુ લીધા <laughs> વળી એક બીજું જાંબુ મોઢામાં નૂખ્યું ઓહો હો હો હો જાણે સાકરના કટકા કેવા મીઠા જાંબુ બીજું જાંબુ તો માંડ માંડ ખવાયું ચકો તો ધરાઈ ગયો અને મોટો ઓડકાર ખાધો પાંચ જાંબુ વધ્યા તે એણે ઘરમાં જઈને કુલડીમાં મૂક્યા મોય દાંડીઓ લઈ અને તે શેરીમાં રમવા જતો હતો ત્યાં એને કોઈના રડવાનો અવાજ સંભળાયો ચકાને થયું કોણ રડતું હશે તેણે કાન માંડ્યા તો વાડમાં કોઈ રડતું હોય એમ લાગ્યું હો અને વાડામાં આવીને જુએ તો જાંબુડી ટપ ટપ ટપ આંસુ પાડતી રૂવે છે ભાઈ બોલો ચકાની નવાઈનો પાર ન રહ્યો તેણે પૂછ્યું જાંબુડી બેન જાંબુડી બેન કેમ રૂવો છો જાંબુડી કે રોવું નહીં તો શું કરું ખિસકોલી તો આ આવે એને જાંબુ ભાવે આવી હતી આજે જાંબુ ખાવા કાજે મેં કહ્યું બાપુ જાંબુ ક્યાંથી આપું સાત જાંબુ સીધા ચકાએ લઈ લીધા એમ વાત છે કે જાંબુ નથી એક કે જાંબુ નથી એક કે આમ કહીને જાંબુડી તો રડે હો ખિસકોલીને એકે જાંબુ મળ્યું નહીં તેથી તે રોઈ પડી અને કહેવા લાગી અરર માડી તમે ના પાડી ખિસકોલી એવું કીધું હો અરર માડી તમે ના પાડી મારા બચ્ચા નાના રાખું કેમ છાના એને લાગી ભૂખ એનું મારે દુઃખ હવે ક્યાં જઈશ બચ્ચાને શું દઈશ જાંબુડી કે બિચારી ખિસકોલી રડતી રડતી ગઈ હો એ ભૂખી ને એના બચ્ચાએ ભૂખ્યા આજે શું ખાશે મારી પાસે જાંબુ હોત તો એને એક જાંબુ આપો તો ચકા ચકા બધા જાંબુ તો તે લઈ લીધા છે અરે રે આ ખિસકોલી ને એના બચ્ચા ભૂખે ટળવળશે બિચારા આ સાંભળીને ચકાને દયા આવી ગયો ભાઈ તે કે ખિસકોલી તો મારી પણ દોસ્ત છે એ ભૂખી રહે એના બચ્ચા ભૂખ્યા રહે તે મને ન ગમે ઉભા રહો જાંબુડી બહેન ઉભા રહો મારી પાસે પાંચ જાંબુ વધ્યા છે ને એમાંથી એક જાંબુ ખિસકોલી માટે લાવી દઉં જાંબુડી કે હા લાવી દે ને ભાઈ તો તો તારા જેવું કોઈ નહીં ચકો દોડતો ઘરમાં જઈને જાંબુ લઈ આવ્યો અને જાંબુડીને આપ્યું જાંબુડીએ ખિસકોલીને સાદ પાડ્યો ખિસકોલી બહેન ખિસકોલી બહેન આ લો આ તમારું જાંબુ ખિસકોલી કૂદતી કૂદતી દોડી આવી એમ કરતી કરતી હો જાંબુડીએ તેને જાંબુ આપ્યું તેથી રાજી રાજી થઈ ગઈ એ તો ભાઈ ચકાને થયું કે વારે મેં એક જાંબુ આપ્યું ત્યાં તો કેટલા બધા જણ ખુશ થયા ખિસકોલી ખુશ ખુશ એના બચ્ચા ખુશ ખુશ આ જાંબુડી ખુશ થઈ અને હું એ ખુશ થયો બોલો લો ચકાને તો બહુ આનંદ આવ્યો હો ભાઈ પછી તો ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કર્યું મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ સોઈ જાઓ આવજો <laughs> આવજો